હરિહન તો દુશ્મનો નાશ કર્યા છે ક્રોધ મારનારા લોકો રાગ નમો હરિહન તારમ મહેસાણા પાસે આવ્યું મહેસાણા દર્શન કરવા શ્રી કરતા એક વખત ગયો છે એક વખત ગયેલા છે હા એક વખત ગયેલું છે બહુ વર્ષો થઈ ગયા હતા નવો બંધાર નવો બંધાર ઘણા આ વૈષ્ણવ છે ભાઈ વૈષ્ણવ કોની પાસે ગયેલા અમારા પૂર્વથી પણ ટૂર ગયેલી ત્યારે ગયેલો બહુ વર્ષો પહેલા કુલમાંથી ટૂર ગયેલી દવા ગયેલા કુલમાંથી ટૂર ગયેલું દર્શન કરવા ગયું બધું મૂર્તિ કેટલી ઊંચી છે ક્યાં ખ્યાલ છે ખ્યાલ નથી અને આપણા તારંગા ગયેલા તારંગા તારંગા છે તારંગા તારંગા બી ફર્યા તારંગા પર ત્યાં પણ ગયેલા હા ગયેલા પણ આની તારંગામાં મસાલો નહીં કરેલા અજિતનાથ અજિતનાથ કરે છે મોટી છે થોડે બહુ મોટી નહીં પણ ભગવાન નથી બે હજાર અઢાર બહુ પોતાના વર્ષ તમારે તો કોઈ દર વાગે જાતા વાળો પ્રસંગ બંધ કરે છે ને બધું મારી જોડે દસ દસ બસો હોય છે દસ દસ અવાજ તમારે બસમાં નહીં દસ દસ બસો રૂપિયા જોડે દાદા ના નાખે દાદા ના નાખે મોટો મોટો બોર્ડ ના લે દાદા ભલે બે મારે ચોવીસ આપણે મારે ચોવીસ આ લોકો નહીં જરા સ્થિતિ ગરમ થઈ રહી છે એ તો હાલ મને પછી અમારે આવું અમારે છે ત્યાંથી માં અમને સૌને આશીર્વાદ આપો એમ છે આશીર્વાદ આપીએ હા આ તો કઈ ગરીબ માં ગઈ ના જાય એટલા પણ સૌ મહાત્મા એકબીજાને સપોર્ટ કરે આવા માટે તો અને નહીં તો સો તમે હાથે જ હોય તો આપણે તમે એમને કંપની જોડે કરો ને તો ઓછી કરી આપે શું કરીશું કંપની જોડે ઓછો કરે તો ઓછા કરી આપે કરી આપે આઠ હજાર દોડી આપી દે બરાબર ને દાદા શું કીધું કે એ ગુણ આપણી સાથે આવે રાઈટ નાનાજી તો કે શીપ માં ગઈએ તો આપડે ચારવી જતા થાય તેનો સત્સંગ આવે એમ કે જય સચિદાનંદ દેખાડો લાલ દેખાડો છે આ બીજા જતા આ ગૌમાં જતા તમે તમે આપડે ત્યાં ન્યુ જર્સી માં આની જ વાત થઈ હતી કે નેક્સ્ટ યર તો નહીં પછી એટી સિક્સ માં આવું કઈ ગોઠવવા વિચાર બધા કરીએ તે વાત નથી તું ઊંઘમાં છે છે કે તો તમારે જ્યાં સુધી તમારે અમારે બધા હજી નથી જવું ના હજી પછી આવ્યું છે સાતસો ડોલર પછી આવ્યું છે તમને આઠસો રૂપિયા હવે એ લોકો તરફ માણસ કહેવાય બીજા પાસે તો એ ટાઈમે ભાઈ હોય છે બરોબર આ ઘડા મુશ્કેલ છે બીજા પાસે જગ્યાએ ફૂટ નથી ને બહુ બધી હવે તો કઈ ખાવાનું આપ્યું દાદાજી કઈ ખાવાનું આપ્યું અહીંયા જ્યાંથી આવો કઈ ગોઠવાનો વિચાર થશે ને આવે દખલ ભારી દખલ નહીં ચા પાણી ટાઈમ છે એની ઉપર ક્યાં દુકાન ક્યાં નીકળી ગયો છે એવું થઈ જાય આપડે એમ કરીએ તમે કેમ જવાબદારી લઉં કે હું ગોઠવી ઠીક છે હું જવાબદારી લઉં તો હું ગોઠવીશ એમ આશીર્વાદ આપો એને એમ બધાના ગમે તો બધા પૈસા જરૂરી આવે છે બધા આપણે ના હોય તો કોઈકના ના હોય પણ આ એક મજા નહીં એ છે એથી મને ગમે મને બધાને ગમે તબિયત સુધરે બધાના મોણા સક્સેસ થઈ જાય પાંચ હજાર પત્તા રમતા તો પછી રમતા હતા કે સુરત ચાલે છે કે ઊંધી નથી તમે બહાર જોવા ગયો તાર કે ઊંધી છે અને ક્યાં બહાર ભર્યા જાય દાદા ચોખા હોય તો કઈ વાંધો નહીં ના એ તો અમે ભોજન હોય તો ના આવીએ પાંચ પાંચ પછી હોય તો ના બધું માણસો માટે કે આપણે જૈન છે કે લોકો માને કે 24 પીછંકો રોતયા આપડા હિન્દુ લોકો એને માને છે કે 24 ભગવાન થયા પછી આ લોકો આ 24 સોફતે આ લોકો ક્રિશ્ચન લોકો માને કે 24 બૉફિક થયા મતલબ 24 બેગમર મે હિલા લોકો બીજું છે કે લોકો માને કે 24 બેગમર ગયા મુસ્લમાન ને લોકો તો તો આપ બળ કે તો કે 24 તકે બેગમ બના 24 મરતા એવા કેમ મરતા એવા કે તે પહેલા તીર્થંકર જે થયા તે બધા ધર્મો એમને સ્થાપન કર્યા પહેલા તીર્થંકર થયા ઋષભદેવ ભગવાન એમને બધા ધર્મો મુખ કહેવાય શું કહે છે બધા ધર્મ મુસ્લિમ ધર્મ જય સદે વેદાંત ધર્મ હિન્દુ ધર્મ જૈન ધર્મ મુસ્લિમ ધર્મ ક્રિશ્ચિયન ધર્મ બધા ધર્મ ચોવીસ ભગવાન થવાના તેમને પોતે કરી મારી સાથે ચોવીસ ભગવાન થશે એ બધાની બાજુમાં છે અને એ પહેલાથી શંકર એટલે એમને સંસ્કૃતમાં આદિમથી શંકર કહેતા હતા શું કહે આદિમથી શંકર પહેલાથી શંકર એટલે આદિમ શરૂઆત છે તે આદમ કહેવા માટે આ અને ક્રિશ્ચિયનો આદમ કહેવા માટે આદમ માંથી પછી બે ભાગ પડ્યા તે ક્રિશ્ચિયન છે મુસ્લિમ તે આ આદમ છે એને આદમ છે આ લોકો અને આદમ તીર્થંકરે આ છે વેદાંત રચાડાયું અને ઉમર બોલી જ બધું આદમ તીર્થંકર બધું ત્યારે ભગવાન ત્યારે થઈ ગયું બધા ચાલે પછી અર્ધન કરીએ હવે નહીં બોલાવાયા બધા ત્યારે શક્ય થઈ પછી આ વિધિવાર જશું એવું કચ્છા હતા મચ્છા હતા એમાં કઈ જાત નથી પણ માછલાઓ બધા હતા ને કઈ જાત ના હતા દાદા તમે હેરાન ક્યાં કરો લોકોને મચ્છાને કચ્છા કચ્છા ભગવાન થાય કરે તો મનુષ્ય થાય બીજે રૂપે શું કહ્યું આ કેમ આમ બ્રાહ્મણે શું કહ્યું માછલામાં માતા એટલે ભગવાન માછલા રૂપે આવ્યા છે આ ભૂત કે એ જબરા આવીને લઈ જાય છે કઈ શું કરાય પાછું જબરા ને એ બધું કઈ જન્મ ઉઠાવે છે ભગવાન નો કદાચ કરે અને આ જબરો એનામાં ન કરે અહીંથી જીવ જીવ લઈ જાય ઘરને મારતા મારતા લઈએ મસ્તા મારે છો ને મારેલા આ દેતો હોય લાગે કોને તેર વર્ષ કે જલે એમ કે પણ ઝઘડા ક્યારે આવ્યા ખબર પડે કે કૂતરું લડે તાર કૂતરું કઈ લડે ત્યાં ગમે અહીંયા આપણા ફરે તે કાકા હતા ભાઈ હતા તે એમના બધા બધા લોકો જાગે આજુબાજુ વાળા હતા મેં કહ્યું આજ રવિવાર છે કાકા હું જાગીશ કહ્યું આ બધા સુઈ જવા દે ની પાસે જાગો અને બાર બાર વાગ્યા સુધી જાગ્યો હું અને પછી કૂતરું રડ્યું એટલે મૂકવાથી કાકા લઈ જશે ગયા અને મને ભય લાગે કાકા લેવા આપણે શું કરે <laughs> નથી ઉમર પછી હવાર થઈને કાકા ત્યાં નામ રહ્યા તો હારી ખોટી કોઈ છે કરવા માંડ્યો કે એ ક્યાં રહે છે શાને માટે પગાર કેટલો આ પગાર કોણ આપે છે કઈ જન્મ ઉઠાવે છે બધું મને કોઈ કરવા મળી નહીં એ બધી જતા ઉડી ગઈ બાજુ જમરામાં મોટા મોટા જમરા કરાવ મોટા મોટા ફોટા બહાર કાઢી बड़ा बड़ा बाप तो लोग घबराना થઈ જાય બિચારા ગભરાઈ ગયા બિચારા ને પછી લોકો કેટલા ઝઘડા નથી ત્યાં શું છે પછી ઝઘડામાં જીવડું નથી આખા દુકાન પડતી ગયેલો બંગલા બાદરા બધા દરેક દેશ ઝઘડાથી પડશે મુસ્લિમો ના ભરકે ક્રિશ્ચિયનો ના ભરકે આ એકલા જ લગ્ન તે ગમરા એટલે યમરાજ એટલે મેં કહ્યું કઈ યમરાજ નથી પણ હું યમરાજ કાર્યાલય આવતો કેટલું પાછા આવી કે દાદા પાળા પર આવે પાળા પર આવે પાળો હોય ને પાળો પાળા પર આવે પાળા પર આવે પાળા પ્રદેશ ના અમે ગોલો મજબૂરી શું કરવાનું કરવા વાળું ઘરે પર આવે પર આવે પાડા પર આવે સમજી ગયા ને તો ઝઘડી નું બધું ભગવાન મારી નાખ્યા ઉપર બાપો બાપો કોઈ નહીં બધા થઈ જાય નથી કે ઉભા રહ્યા છે ઉપર ઉપર મેં બધે ફરી આવ્યો ઉધારું ગોળ જાતે રહેતા પૂજ્યો નહીં નથી તા પૂજવા નથી આવ્યો મંદિર અંકાર ચડે છે એમ યાદ મને મંદિર અંકાર ચડે ત્યાં પૂરા નાખે છે એવા લોકો ગમે તે ટ્વિન નીકળે ને તો એ નીખાય એ ભય સાચું કાચું નીકળેલો જોડિયા બરાબર એ ભય મારા માજી છે એ આ કેરેટ જે કઈ ડબલ આમ જોઈન્ટ થાય ને તે ખાય નહીં એમ કે તે ભય કાંસી નીકળે જોડિયા કેળા હોય જોડિયા ગાજર હોય એકમાં બે થયેલા હોય ને એવું ના ખાય ગળિયાઓ ખાય નહીં એવું કેમ એવું એમ ગાય બધા એમ ઘડિયા દીધું બોલે જિંદગી એમ કરવા આવ્યો ત્રાસું બોલું છું ત્રાસું એ ભગવાન માં ત્રાસું મળી ગયો કાઢી કીધી હા છતાં બાપુ નહીં છતાં બોલાય નહીં તારે જવાબ દેશે નથી એમ કેવું ઉપર આ જગત નું ક્રિએટર નથી ભગવાન એમ કેવું મનમાં ખબર આપણે શું ફાયદા આપણે બોલાય નહીં આપણે શું કહે નથી તો નથી જાય પણ તેનું ભગવાન થઈ જાય બીજા મારી નાખે તારે મારી નાખે ભગવાન જે ગાળો ના રહી શકે ભગવાન કહેવાય ગાળો ના થઈ શકે ભગવાન શું કહેવાય એ તો નિર્બળ લોકો કહેવાય નિર્બળ લોકો ગાળો નથી નફો ગાળો પડતો હતો ને The world is the puzzle itself, itself puzzle thing. God has not puzzled this world at all, only scientific, circumstantial evidence. Graduate થયો ડબલ ગ્રેજ્યુએટ અરે દાદા તો કઈ ભણ્યા નથી હું તો કઈ ભણ્યો નથી હા બહુ ભણ્યો છે ને <laughs> સારું બન્યું મેટ્રિક પાસ થયેલા ઓછું નાખ્યું ગામડામાં પટેલ છે ને દાદાની ભાગે તો દાદાની એટલે આત્માને નહીં દુખતો પણ છે બોડીને દુખે છે મીના પૂછે છે કે દાદાને વાગે કશુંક વાગે તો કે દાદાના આત્માને ના દુખે પણ દાદાને તો દુખે ખરું ને કઈક વાગ્યું તમને ના ના ના <laughs> ચલાવી રહેવું પડે હું કારણ કે નગ્ન શોખીન છે એમાં કેમ લાગ્યું એ કઈ નવું નથી વ્યવસ્થિત ના આધીન છે એટલે સંક્ષોભ કરવાનો નહીં લાગે થર નહીં ખુદ દુખાય થર લાગે એટલે તારે કોઈ મારતું નથી કોઈ મારતું નથી વ્યવસ્થિત મારે દુઃખ થાય ને થાય શું કઈ નથી સુખી થવાયું એટલું એવો પૂછે છે કે મારે જાણવું છે હે અસર શું થાય કાશ અસર ના થાય સાધા અસર કરે આ ડાયાબિટીસ સાધા અસર કરે અસર પણ આપણે અમે બોલીએ અંદર કે આ અમારું ના એટલે શું છૂટું થઈ જાય શું અમારે એટલું બોલવું પડે અત્યારે ના બોલવું પડે ત્યારે એવું થાય ત્યાં બોલવું પડે અમારું નહીં આ મારું નહીં મારું નહીં પાસે તમારા અડધાનું કામ શું છે આ પગને ફ્રેક્ચર થયું આ બધું ત્યારે ડાક્ટર કહે છે કે તમને કેમ પછી દુઃખ થતું ને તમે હાથે બરાબર છે મને તો મને કોઈ લાગતું નથી કે દુઃખ થયું હોય ત્યારે લોકો રડે ત્યારે મને એવું કશું લાગતું નથી એટલે મોટા લાગતું હોય પછી નાના લાગતું કહ્યું જુઓ જુઓ આત્મા જુઓ આ વાત થઈ ગઈ થઈ ગયા અસર થઈ ગયા જય સચિદાન સચિદાન સચિદાન સચિદાન દર્શન કરવા તમારા ભાઈ એવું આપણે હિસાબ રડી ને જજો એ અસર જજો વળી ભગવાન નવો સંસાર ઉભો થશે અને આથી અપીલ ભગવાન સંસાર છૂટી ગયો બે રડે પણ તમે રડજો દેહમાં દબાવ છે રડવાનું શું છે પેપર પેપર આવી છે કે પેલા જે અંધશ્રદ્ધા બધી બેસી ગયેલી લોકો નામો આપણે બધા જાણીએ છીએ કે અંધશ્રદ્ધા હતી લોકો નામ તો એ અંધશ્રદ્ધા દૂર ક્યારે થશે અને જો હજુ ગામડામાં જાઓ હજુ અંધશ્રદ્ધા તો છે અને ગામડાએ જે ખોટું ખોટું નુકસાન દીધું છે એ લોકોના મૂલ્યમાં જશે ક્યાં કારણ કે એ જમાનામાં કઈ જરૂર હતી લોકો અમદાની હતા જુદા નહીં કરવાના એક જ છે એક જ આ છે દાદાજી નો બધી છે ને બીજું દાદાજી દાદા આજે પીધી નથી તમે પેપ્સી આપી નથી પેલો સવારે પાઈ લેલો થોડી વાંધો નહીં ચાય થોડી નહીં કેટલી પીવાય બધા વાંધો નહીં સોળ વાંધો નહીં થોડી પીવાનો વાંધો નહીં મેં આપી દે દાદા છે તે જ્ઞાની છે રાઈટ તે હું ખરું चलते था ऑफिस में बता धीरे धीरे धीरे चल जाए જે આપણને મળે તે ભાઈ જાહેર એટલે જરૂરી એમને પડી મગજ મગજમાં બરોબર ઉતરતો નથી રિલેટિવ અને રિયલ આ આંખે દેખાય એ બધું રિલેટિવ અને અંદર ની આંખે દેખાય રિયલ અંદર ની આંખે દેખાતું નથી અંદર ની આંખે હજુ દેખાતું નથી જેમ છે એ અને તમે સિદ્ધાર્થમાં જે રિયલ છે એ રીતે આ બધા પેકિંગ અંદર રિયલ જ છે પેકિંગ કરી તો જે દેખાય છે રિયલ છે તમારા નથી એવું એના છે અનુભવ થાય છે પણ હજુ ક્લિયર નથી દેખાતું કઈક અનુભવ થાય છે પણ ક્લિયર નથી દેખાતું આપડે ગુરુ પર દેખાય નહીં આપડે અભ્યાસ કરવો પડે ત્યાર પછી સહેજ થઈ જાય હેન્ડલ મારવા પડે ગાડી નહીં હેન્ડલ મારવા પડે ત્યારે ચાલુ એટલે અભ્યાસ કરવો પડે ગુવાનો અભ્યાસ કે ભાઈ રિલેટિવ આંખે દેખાય છે રિલેટિવ છે અને અંદર એ હેલ્પ છે શુદ્ધાત્મા અને પેલી વ્યવસ્થિત વ્યક્તિ બધું વ્યવસ્થિત છે ને તમે ના કહો ચાલે એવું છે નહીં હા હવે ત્યાં કેવું ખાઈ સંભાળ નિકાલ ખાઈ નિકાલ છે એ આજ્ઞા તમે પાડ્યો તમે કહ્યું સોનાની પેટી હોય આવી નાની હતી સોનાની તદ્દન સોનાની હું એક નાની નાની ઉછી રહી જાણું અને પછી તમે એક દેખાડી રાખી દઉં એ તમારા લખી ગોળી છે રિલેટિવ પાણી જરા પહેલી એમ નહીં પણ શું મને સમજવું પડી ગયું આપણે એ વિઝ્યુલાઇઝ તો કરી શકીએ આમ અનુભવ કરતા અનુભવ થવો જોઈએ પ્રસિદ્ધિ થઈ છે પણ પ્રસિદ્ધિ થઈ છે તો અનુભવ થવો જોઈએ અનુભવ તો હવે ધીમે ધીમે શરૂઆત થશે એનો અનુભવ કેવો ભાઈ કે તમે કઈ બે દાડામાં જેમ કઈ ગુસ્સે થયો હોય તો તમે સુધાર એવી ખાતરી થતી કે આ કરવું જોઈએ ધ્યાન ગુસ્સે થાય કે તો તમને મને એમ લાગે કે આ નાખવું ને આ નાખવું જોઈએ એવું બને નહીં એ જ તમારું વૃત્તિ હતી એ જ અનુભવ થઈ જાય તમે જાગૃત હોવી જોઈએ ને એ અનુભવની શરૂઆત થઈ ગઈ અનુભવની શરૂઆત થઈ ગઈ આ અનુભવ થતા તમે આવ્યા હતા જે આનંદ થયો તે અનુભવ જ થયા જે આનંદ છે અનુભવ આનંદ આનંદ માં વસ્તી કઈ જુદી હોય ઝઘડે વસ્તી કરે ને તો આવે પણ વસ્તી ઉતરી જાય શું થાય મનની વસ્તી લગો ટકે નહીં અને આ કાન ટકે આ આનંદ કહેવાય આત્માનો આનંદ કહેવાય અને મનની મસ્તી કહેવાય આપણું જ્ઞાન આવું જ્ઞાની મળવાની નહીં ત્યાં સુધી આપવાનો આનંદ એટલે પરમાનંદ આનંદ શરૂ થાય નહીં તેથી મનની વસ્તી શરૂઆત થાય પણ એ તો એ બિગિનિંગ ફાઇનાન્ડ યાર બિગિનિંગ ફાઇનાન્ડ યાર શું એટલે આ ટેમ્પલ એડજસ્ટમેન્ટ નથી તમે ગુસ્સો થશે તરત મેં આ ના કે છે નહીં આવું ન થવું એટલે રિલેટિવમાં માલ ભરેલો નીકળે છે માલ ભરેલો છે એ ડિસ્ચાર્જ થયા કે છે અને તમે નહીં આવ્યું નહીં એમ જુદું કહ્યું એટલે ચાર્જ થતું બંધ થઈ ગયું નહીં એકા એકાકાર થઈ ગયા ચાર છે એટલે નવો ક્રમ બંધાય નહીં જૂનો નીકળ્યા સાચો ભરેલો છે તે માલ નીકળશે નહીં ભરેલો હશે નહીં નીકળે આ નવો માલ આવતો બંધ થઈ ગયો ટાંકીમાં નવું પાણી આવતું બંધ થઈ ગયું જે જૂનું પાણી છે નીકળ્યા છે નવું બંધ એટલે કરાવી કયા થયા કરે હવે પાછું આપણે જેવું જોયું હોય એવી કરીએ છીએ ગુજરાતી પાણી કરીએ છે તો ગુજરાતી કરશે ડમર વાળું કરીએ છીએ ડમર વાળું કરીએ આબુ વાળું કર્યું છે આબુ વાળું કર્યું એવું કરી આ ઉમની પાણી છે આબુ વાળું પાણી કર્યું અરે તું પેલું એવું નહીં કહે પણ ચોખ્ખું ગાય અંદર છે ને શું કે છે આ બહુ મને ભરેલું છે શું કીધું તે ભરેલું ભર્યો છે એ તો અંદર જ રહેશે ને આ ભાવમાં જે ચોખ્ખું ભરેલું એ તો અંદર જ હશે ને થોડું થોડું ચોખ્ખું ભરેલું હોય છે તે અંદર જ ભરેલું ચોખ્ખું ભરેલું પાણી ચોખ્ખું હોય તો ભાઈ પેલા પચાસ એવું ના ભરેલું એટલે આ પાણી ભરવાનું જ ના થયું આ બહુ બધા પણ ભર્યું ભૂલું છે એ નીકળ્યા કરશે બાકી ખાણી કરવાની છે ને અને આ ભૂમમાં જેટલા કર્મ હતો તે હજુ ચાલુ ફળ આપતા પહેલો છે તે ઉડાડી ગયેલો અધમ અમુક ઘર કરી ગયો જ્ઞાની પુરુષો પોતાના જ્ઞાન થી જ્ઞાને આજ્ઞે થી બાળી મળે તરત બાળી મળે એ કર્મ કર્મ જે હતા આ કર્મ કરેલો તેના ત્રણ ભાગ પડી જાય કેટલાક વાર રૂપે વરાળ રૂપે હોય કેટલાક પાણી રૂપે હોય ને કેટલાક બરફ રૂપે હોય વરાળ પાણી લીધે હતા એ બધા ભરી ગયા બરાબર હતા તમારે બધું છૂટકો નહીં એટલા ભોગવવા પડશે આવવાનું આ તો બધું આશ્ચર્ય છે અગિયારમાં આશ્ચર્ય દુનિયાનું બને નહીં આવું આના માટે લોકો દિવાળીમાં સરભરે છે એનું કરતા કરે અહંકાર જવાનું જૈન છું એ જે માનતા નથી એને હું ત્યાં પર જૈન જેટલું ડ્રામેટિક એવું હજુ અહંકાર નીકળતો નથી ના છે એટલો અહંકાર ના હોય તો કામ થાય અહંકાર છે કેવો છે ડિસ્ચાર્જ જે નવો નવો ઉભો થતો હતો એ પછી બંધ થઈ ગયો ઝીરો છે ડિસ્ચાર્જ એ પોતે આ ઉઘાડે છે રિહાડે છે શરીર પર લઈ જાય છે એ બધું અંદર જોઈએ ને તે ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ કરવાનો કરવામાં એટલે હવે કાઢી નહીં સારો જેનાથી બીજો ઉભો થતો નીકળી ગયો સમજે ને એટલે અહંકાર ઉલટા ભાન માલ ભરેલો તો ત્યારે નીકળ્યા કરશે જેવો ભરેલો ભરેલો કરવો ભરેલો નીકળવો નીકળે શીખો નીકળે શીખો જે તમે કાગળ જોયો હજી નથી લખ્યો બેસી વિચાર કરી લખવો પડે ને ગયા ભાવમાં ભરેલો માં ગયો નો ગળેલો માલ કે આ ભાવનો ગળેલો માલ તારવાનો આ ભાવમાં તો ભોગવવો પડે આ ભાવમાં ભોગવવો પડે આ ભાવમાં તો બરફ રૂપિયા જેટલો હોય ને એટલો ભોગવવું એટલે બધું ઘણું જતું નથી કોઈ વખત વાગે લાગ્યું તો ભોગવવું પડે બરફ રૂપિયા રહેલો તે દાદા જ્ઞાની પુરુષમાં જ્ઞાની પુરુષના આશીર્વાદથી સૂર્યનો ગા વહ્યો જાય તો તે કેવી રીતે એ આ મંત્ર કરતો બોલો ને તમે શ્રીમંત ચોપડી આપી ને એમાં મંત્ર બધા બોલશો તો અચલ રોટી આવવાની છે તેની બદલે આ ઘર ને વસ્તુ હરી આવશે પણ એનું પાક બદલ્યા ના રહે આવડો પથર પડ્યો ને ત્યારે આવડો પડશે પણ બોલ બોલ કરે પણ એટલા નિકાલ થઈ જશે દાદા પર હસી જશે કે બહુ દેખાતી બોલો છો મનમાં બોલીએ છે મનમાં બોલીએ છે ભેગા હજુ વખત નથી વાળકો ભેગા હજુ વખત મળ્યો નથી રાતે સુધી યાદ આવે જુદા જુદા રૂમ છે જુદી જુદી રૂમ છે ત્યાંમાંથી ભેગા થઈ જાય એવું બધું છે હા હા બોલો તો જાતે તો કરું છું બોલાવી બધા જોઈએ હવે ચાલ આપણે ઘડિયાળ બોલાવીએ પછી મંત્રો બલમાં તમને મળશે તે ચાલે કરેક્ટનેસ ના આવવા દે અને આ કરેક્ટ હોય ત્યારે જ કરવું વસ્તુ જ રહેશે આનંદ એ જ આત્મા છે જવું જાણવું પરમાત્મા રહેવું એમનું મહાત્મા જ્ઞાન દર્શન ચારિત્ર ન્યાય સ્વભાવ હોવાથી પોતે ગુરુવાનું જાણ્યા જ કરે છે પછી બીજું કોઈ એનું છે નહીં દાદા અમે કલાક બોલીએ દાદા ભગવાન નો અસંગ વિવેકાંત મોટે છે છતાં તો મહાન પહેલો અડધો કલાક અડધો કલાકમાં સ્ટેડી થઈ જાય પછી વખત લંબાય તેમ વિચારો ના ત્યારે થાય તો નથી બોલું ત્યારે રહેતો નથી બનતું દાદા તે તમે કહ્યું ને તે અડતાલીસ મિનિટ વધારે એટલે નિશ્ચિત બંધ એ બરોબર છે પણ એનું અત્યારે આવી રીતે કરવો એ ત્યારે થાય તો હજી બોલું પછી બંધ કરી બહુ અમુક આગ્રહ કર્યા કરે તો બંધ કરી તો ધીરે ધીરે વધતું જશે એવું નથી કે આમ તમારી જોગીનું કરવું કરવું દાદા ને એ પૂછો મનની એકાગ્રતા ઇમ્પોર્ટન્ટ છે છે તો ચોપડી વાંચવાની છે ને એ મારું મન અને ચોટે જ નહીં એટલે પછી વાંચવાનો હું ફાયદો એટલે બધા કીધું કે જો મનને એકાગ્રતા ના હોય તો વાંચવાનું નહીં થાય તો એનો કોઈ ઉપાય બતાવો મનને એકાગ્રતા કરવા એકાગ્રતા કરવાનો ભાઈ પૂછે છે મનની એકાગ્રતા કરવાનો કોઈ ઉપાય બતાવો હવે આ મીનું કહે છે તે ચોપડી આપણે જ્ઞાન વિધિ ગુજરાતી વાંચવાની તો મારું મન અંદર પેન્સિલ નથી કારણ કે ગુજરાતી માં છે સમજ નહીં પડે સમજ નથી પડતી એટલે એટલે મન બીજે કેટલું ગમે મન બીજે જ્ઞાન જોયા ધીરે ધીરે થતા ના ના મનને જોયા જ્ઞાન ના બધું હોય મન હારા વધ થઈ ગયું કહેવાય મન વધ થઈ ગયું કહેવાય સારા વિચાર કરે તો જોવાનું હારા વિચાર કરે તો જોવાનું એટલે મન વધ થઈ ગયું કહેવાય એકાગ્રતા એકાગ્રતા તમારે તો મન જ વસ્તી ગયું ત્યાં મન તો તો બિલ્ડર ગાડી લઈને જતા હોય તો આ કઈ એક્સિડન્ટ જોવા ના આવે તો પછી આપણું મન કહે એક્સિડન્ટ થશે તો કમ્પેન્સ કહે શું કહ્યું બહુ બધી સાથે વાતો કરો એવું નથી તમને ડિવાઈડ કરવાનું મને એવું નથી તમે તમે જલ્દી જાઓ તો નહીં શું કરે એટલે એ કે એક્સિડન્ટ થશે તો પગ મચે એટલે બીજી શું એ તો હજારની અને દેખાયું ભાઈ દેખાય છે બરાબર મનને એકાગ્ર કરવા માટે શું કરવાનું મારે એ તમને દેખાડી ચોપડી આપી દે ખરી આજે આપો આજે દિવસમાં છ વાર વાંચી છે કટકે કટકે કટકે કટકે કયો બહુ સારું બહુ મળે શા માટે વખત બગાડવો આ બધું હર્ટિંગ કરશે બધું બધી નવ ગલ્યો બધી બધી ના એટલે કટકે કટકે બોલાવી બોલતા ના ભાવ તો આમ આમ ઘર નાખે દાદા દેખાતા હોય દેખાતા હા બસ તો એમ વખત નો ઉપયોગ આવી છે આપણે ઉપયોગ રાખવો દાદા જ્ઞાન જે દેખાતો છે તો મુજબ બેઠા તો ચોવીસ થી તીર્થંકર નું એને આંસર તીર્થંકર બોલે God is not a creator, but only scientific circumstantial evidence. એ રીતનું તો એમણે ક્લેરિફાઈ જોઈએ છે સમજવું છે બરોબર અમરભાઈ God is not creator of this world at all. God is creator is correct by Christian viewpoint. by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. viewpoint છે બરાબર છે લાસ્ટિક માં એવું નથી જો ક્રિએટર હોત તો કઈ સારું ક્રિએટ કરીએ પાછું ખોલવું પડે ને આપણે ના ખોલવું પડે ક્યારે ક્રિએટ કરીએ ખોલવું ને આ માણસ ખ્યાલ ના કરી તો પણ ક્રિએટર હોય તો બિગિનિંગ તો થઈ ગયું છે ને ચૂના થયેલો બરાબર છે બિગિનિંગ થાય ત્યારે આ ડાયક ના આવે તો આ ભેગા બિગિનિંગ વાળું નથી આંડ વાળું નથી અનાદિ અનંત બનાવવાની કોઈ જરૂર નથી અનાદિ અનંતથી છે મને આંડ કોઈ જવાબવાનું નથી અનાદિ અનંત તમે ખબર પડે ને બીજું કે ભગવાને બનાવ્યું હોત તો લોજિક વાળા શું કે ભગવાનને પણ બનાવ્યો આ વિજ્ઞાન સુધી થઈ ગયું જગત જ્યાં વૃક્ષો ભેગા થઈ જાય તો કોઈ પાણી બનાવવાની જરૂર ખરી